હા આજે જેમનો હોય વારો કરો આરામ શરૂ ગઈકાલે બીજા પેરેગ્રાફમાં છઠ્ઠા શ્લોકના બીજો પેરેગ્રાફમાં અધૂરું મારું વાંચવાનું બાકી હતું એમાં શરૂઆતમાં એમ આવ્યું કે સવય પુંસા પરો ધર્મો યતો ભક્તિ અધોક્ત થજે એટલે અહીંયા ધર્મ જે છે એની એના બે વિશેષણ બતાયા એક તો પુંસામ એમ કહીને એને જીવોનું એ એ ધર્મ આચરવામાં સ્વતંત્ર હોવું જોઈએ અને પરા પર એટલે એ ધર્મ બીજા ભગવાનમાં ભક્તિ ના થાય તેવા ધર્મોને રદ કરવાવાળો હોવો જોઈએ એ જ ધર્મ ઉત્તમ ગણાય એવું એવું કહ્યું પછી એવા જ ધર્મો વડે ભક્તિ થાય હવે અહીંયા અધોક્ષજની વાત કરી રહ્યા છે કે અધ એટલે કે હલકું નકામું અક્ષરધામ એટલે ઇન્દ્રિયોથી થતું જ્ઞાન જેમનાથી તે અધોક્ષર એટલે ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થતું નથી તેવા ભગવાન છે અધોક્ષરનો મતલબ એમ થયો કે જે ભગવાનને આપણે ઇન્દ્રિયો જાણી શકતા નથી કારણ કે ઇન્દ્રિયોના વિષયોમાં કામ વિગેરેથી જ રુચિ ઉત્પન્ન થાય છે ત્યાં ધર્મનું શું ફલ એટલે ઇન્દ્રિયોનું તો કાર્ય આવું છે કામ વગેરે ઉત્પન્ન કરવાનું છે તો ત્યાં આગળ આવા ઇન્દ્રિયોથી પર ભગવાન ના ભગવાનમાં ભક્તિ કેવી રીતે થઈ શકે કારણ કે ધર્મ શું છે એ અહીંયા બતાવે છે કારણ કે ધર્મ બલવાન પુરુષાર્થ છે અને તે ફલ પ્રાપ્તિને અટકાવનારા કારણોને દૂર કરી જરૂરના સાધનો ભેગા કરી પરિણામતા પરિણમતા ફલને ઉત્પન્ન કરે છે એટલે ધર્મ તો આવો છે કે જો આપણી ઇન્દ્રિયો કામમાં વિષયોમાં કામ વગેરે આપણી ઇન્દ્રિયોમાં તો નેચરલી લીધું હોય છે કે વિષયોમાં કામ જ એ શોધે છે પણ આ ધર્મનું લક્ષણ તો એવું છે કે એ એ આવી રીતે ભગવાન તરફ જેનાથી ભગવાન પ્રાપ્ત ન થાય એવા કારણોને દૂર કરીને જરૂરી સાધનો ભેગા કરીને પરિણામતાને પરિણામતા ફળને ઉત્પન્ન કરે છે એટલે આવી ઇન્દ્રિયોને ટૂંકમાં ભગવદગામી કરે એ જ એ ધર્મનું ફળ છે તે પૈકી એ ભગવાનમાં સાધન તરીકે રુચિ થતી હોય તો પણ તે ધર્મ નથી હવે અહીંયા અહેતુકી અને અપ્રતિયતા ભક્તિની વાત કરે છે હવે ધર્મ તો આવો છે કે એ ફલ પ્રાપ્તિ અટકાવનારા કારણોને દૂર કરે છે પણ જો એ ધર્મ તમે એ એ ભક્તિને તમે સાધન તરીકે તમારી એમાં રુચિ થતી હોય તો એને ધર્મ ના ગણવું એમ કહે છે એટલે એ ભગવાનમાં જો સાધન તરીકે રુચિ થતી હોય તો એ ધર્મ નથી એટલે એ અહેતુકી ના થયો અથવા દુષ્સંગ વગેરેથી ભગવાનમાંની રુચિનો નાશ થાય તો પણ એ ધર્મ નથી એટલે અહીંયા અપ્રતિ હતા એટલે એ એક ધારી ભક્તિ નથી દુષ્સંગથી એ ભક્તિ ખંડિત થશે તો એવી ભક્તિ પણ ધર્મ નથી તે તે અર્થ એટલે કે ફલના પ્રયોજન વિનાની અને અટકી અટકે નહીં તેવી વિસર્જનોથી કહેલો છે એટલે આ ધર્મ કેવો હોવો જોઈએ તો કે ફલના પ્રયોજન વિનાનો એટલે અહેતુકી અને અટકે નહીં તેવો એટલે અપ્રતિ હતા એવો ધર્મ એવા વિચારો વિશેષણોથી કહેલો છે ફળ ધ્યાનમાં રાખવું તે તે પ્રયોજન ન હોવું જોઈએ એટલે કોઈ પણ આ ભક્તિરૂપ આ ભક્તિ જે છે પ્રાપ્ત કરવા માટે ફળને ધ્યાનમાં રાખવું ના જોઈએ એટલે આપણી ભક્તિ એવી હોવી જોઈએ કે મને આનાથી ફલ આ ફળ મળશે એવો એવી આપણી ભક્તિ ના હોવી જોઈએ રોગ વગેરેથી ભગવાનમાં રુચિનો નાશ થાય એવી ભક્તિનું પણ ફલ કહે છે કે આત્મા અંતકરણના તાપથી પ્રસન્ન થાય છે તેવી ભક્તિ ભગવાનની પોતાની અંદર પરિણમેલી હોવાથી ભગવાન તેનાથી સારી રીતે પ્રસન્ન થાય છે આ નથી સમજાતું છે અને આમ ભગવાનમાં સહજન એ પણ નથી સમજાતું હા આમાં જોડાયા હોય એમને કોઈ ના સ્પષ્ટ થઈ હોય તો ખરો પ્રયાસ ભગવાનમાં રુચિનો નાશ થાય તેવી ભક્તિ નું પણ ફળ કરે છે રુચિશ્ચેદ ભગવતી સાધનત્વેન તદાપી ન ધર્મત્વમ એમ આજ્ઞા કરી રહ્યા એટલે મૂળ કારિકામાં એ વાત કહી ને કે સૌથી શ્રેષ્ઠ ધર્મ તો એ જ છે કે જેનાથી ભગવાનમાં ભક્તિ ઉત્પન્ન થાય અને એ ભક્તિ ઉત્પન્ન થાય તો એનાથી ભગવાન સારી રીતે પ્રસન્ન થાય એટલે ઠાકોર ભગવાન સારી રીતે પ્રસન્ન થાય તે પ્રકારની ભક્તિ જે પ્રકારના ધર્મથી પ્રકટ થાય એ મનુષ્યનો સૌથી ઉત્તમ ધર્મ છે પ્રભુની જે પ્રસન્નતા છે એ અહીંયા મુખ્ય લક્ષ્ય છે એ પ્રસન્નતા આ જાતની અહૈતુકી અને અપ્રતિહતા ભક્તિમાં છે તો એ ભક્તિના સ્થાને અગર કોઈ ભગવાનને સાધન માની લે અને એ દ્રષ્ટિથી ધર્માચરણ કરે તો એ અહીંયા પરમ ધર્મ નહીં કહેવાય એટલે તત્ર રુચિ છે અહીંયા આગળ કહ્યું ને કે પેલા રુચિ છે એના પછી શું છે પ્રેમ છે પછી કઈક પ્રાકટ્ય છે શું શું કહ્યું હતું આ શ્રવણાદિ શ્રવણાદિ અને પ્રેમ રુચિ શ્રવણ અને પ્રેમ એવી રીતે કહ્યું છે તો આ જે રુચિ છે એમાં જો ભગવાનને સાધન રૂપ બનાવવા માટેની રુચિ હોય તો પછી અહીંયા ધાર્මરૂપ નહીં કહેવાય એટલે ભગવાનથી કોઈ આ પોતાનો लौકિક પારલોકિક કાર્ય સુધી કરું કે લક્ષুতি ઓકે મેં જે સો આતું હાલે ને રોગ વિજેરેથી ભગવાનમાં રુચિનો ના થાય એ એ આખો જે સેન્ટર છે ને એ જ નઈ સમજાય એ તો અપ્રતિ હતાનો અર્થ કર્યો એટલે આ સેન્ટેન્સ મને જે આમ ક્લિયર સમજ નથી પડતી રોગ વગેરેથી ભગવાનમાં રુચિનો નાશ થાય તેવી ભક્તિનું પણ ફલ કહે છે પણ પણથી થી એવું લાગે છે કે જાણે આવી ભક્તિ હોય તો પણ એનું ફળ છે એમ એમ કહી રહ્યા છે એવું સમજાય છે એ તો માં કઈ ગડબડી હશે પૂર્ણ વિરામ વિરામ રહી ગયા હશે શું લખ્યું છે રોગ વગેરેથી ભગવાનના રુચિનો નાશ થાય તેવી ભક્તિનું પણ ફલ કહે છે ના એમ નહીં એટલે અપ્રતિ હતા ખાલી એટલાનો અર્થ છે અહેતુકી હેતુ ફલાભિસંધાનમ હેતુ વિનાની નો મતલબ ફલ ફલનું અનુસંધાન વિનાની ભક્તિ અને અપ્રતિહતા એનો મતલબ રોગાદિભી એટલે રોગા રોગ વગેરેને કારણે જેનો નાશ થાય તે બંને અહીંયા પૂર્ણ વિરામ થઈ ગયું તસ્યાપી ફલમ આહ એટલે જેવી જે અહેતુકી અને અપ્રતિહતા જે ભક્તિ છે એનું હવે ફલ કહી રહ્યા છે હા ગ્રાઉન્ડ એને આત્મા અંતકરણના સાક્ષી પ્રસન્ન એટલે યયા આત્મા સુપ્રસિદ્ધ હતી એનો અર્થ કર્યો અંતઃકરણ સાક્ષી ભગવાન એટલે જે અહૈતુકી અને અપ્રતિહતા ભક્તિ ઉત્પન્ન થાય જેનાથી આત્મારૂપ ભગવાન પ્રસન્ન થાય તો અહીંયા આત્મારૂપ ભગવાનનો મતલબ અંતઃકરણના સાક્ષીરૂપ જે ભગવાન છે તે એ પ્રસન્ન થાય છે અને અહીંયા સુપ્રસિદ્ધ હતી એમ કહ્યું ને તો સ્વપર્યવસાનાથ સુષ્ઠુ એટલે સુપ્રસિદ્ધિ ભગવાન સારી રીતે પ્રસન્ન થાય છે એનો મતલબ શું આ જાતની ભક્તિનું પર્યવસાન એટલે એનું પૂર્ણ વિરામ સ્વમાં એટલે ભગવાનમાં થાય છે તે તાત્પર્ય છે તો ભગવાન એટલા પ્રસન્ન થાય છે એનાથી કે એ પ્રકારની ભક્તિ જે જીવાત્મામાં છે એ જીવાત્મા સીધો ભગવાનને જ પ્રાપ્ત થાય છે

થતું નું પ્રવચન વચ્ચે ચાલુ થઈ ગયું હતું હમણાં તો આગળનો શ્લોક લઉં છું કે નીચેના શ્લોકમાં ભક્તિનું વિષય અને તેનું પ્રયોજન કહે છે હવે આ શ્લોકમાં એટલે કે વાસુદેવે ભગવતી ભક્તિ યોગ પ્રયોજિત જન્યત્યાસુ વૈરાગ્યમ જ્ઞાનશ્ચ યત અહેતુકમ એટલે કે ભગવાન વાસુદેવમાં યોજેલો ઉત્તમ ભક્તિ યોગ એ તરત વૈરાગ્ય અને હેતુ રહિત જ્ઞાન ઉત્પન્ન કરે છે વસુદેવ નામનું શુદ્ધ સત્વ એ વાક્ય પ્રમાણે શુદ્ધ સત્વરૂપ અંતઃકરણમાં વાસુદેવ પ્રગટ થાય છે અને તે બીજા દેવના સંબંધવાળા ધ્યાન વગેરે ભેદથી બીજા પણ થાય છે તેવું ન થવું જોઈએ એમ જણાવવા ભગવાન એમ કહેલું છે તો અહીંયા એવું સમજાવે છે કે જે વસુદેવ નામનું જે શુદ્ધ સત્વ છે એ શુદ્ધ સત્વરૂપ અંતઃકરણમાં જ વાસુદેવનું પ્રગટ થાય છે બીજા એટલે કે કોઈ બીજા દેવોની અંદર ધ્યાન ધરો તો એ બીજા દેવનું છે પણ ભગવાનમાં જ ધ્યાન ધરવાનું અહીંયા આગળ કીધું છે કે વાસુદેવ ભગવતે એટલે કે ભગવાનમાં જ કહેલું છે પરંપરા સિદ્ધ થાય તે માટે માત્ર રુચિ રાખવાની નથી એમ જણાવવા યોગ શબ્દ યોજેલો છે ભક્તિ એ જ યોગ છે તેનું ઉત્તમ પણ એટલે લાંબા સમય સુધી તેમાં પ્રેમ ચાલુ રાખવો છે તેનું ઉત્તમ ફળ ભગવાનની પ્રસન્નતા હોવાનો સર્વત્ર સંબંધ છે એટલે હવે અહીંયા આગળ એમ કે છે કે પરંપરા સિદ્ધ રાખવા માટે રુચિ થવી એ જરૂરી નથી એટલી પણ ભક્તિ એ જ યોગ છે એટલે અહીંયા આગળ ભક્તિની ઉત્તમ પણ બતાવે છે કે લાંબા સમય સુધી એમાં પ્રેમ રાખવો એ આ ઉત્તમ ફલ બતાવ્યું અહીંયા આગળ કે ઉત્તમ ફલ શું છે ભક્તિનું તો કે છે કે ભગવાનની પ્રસન્નતા હોવી બીજું પણ ફળ એટલે ઉત્તરાર્ધથી કહે છે એટલે કે જનય ત્યારતું વૈરાગ્યમ જ્ઞાનસ્ય અહેતુકમ એનું કહી રહ્યા છે કે તે આંસુ તરત જ વિષયોમાં વૈરાગ્ય અને ભગવાનનું જ્ઞાન ઉત્પન્ન કરે છે અને તે જ્ઞાન હેતુ રહિત એટલે કે અનુમાનથી પ્રાપ્ત થાય તેવું નહીં પરંતુ સાક્ષાત્કાર રૂપ હોય છે એટલે કે તે એટલે કે વાસુદેવ ભગવાનમાં ભક્તિ યોગથી તરત જ વિષયોમાં વૈરાગ્ય અને ભગવાનનું જ્ઞાન ઉત્પન્ન થાય છે એટલે આ શ્લોકમાં એવું કહે છે કે આવ્યું કે ઉત્તમ ભક્તિ યોગથી વિષયોમાં વૈરાગ્ય અને ભગવાનનું જ્ઞાન ઉત્પન્ન કરે છે એટલે કે હેતુ રહિત જ્ઞાનથી ભગવાન વાસુદેવ માં જે અત્યારે આપણે કીધું કે અહેતુકઈ ભક્તિ એ તેના દ્વારા જ ભક્તિ પ્રાપ્ત થાય છે એટલે અનુમાનથી થાય છે એવું નથી પરંતુ એ સાક્ષાત્કાર રૂપ થાય છે આ સમજાવી દીધી મને અચ્છા બીજાને કંઈ આમાં હોય કંઈ કેવું પૂછવું હોય સંબંધ વાળા ધ્યાન વગેરે ભેદથી બીજા પણ થાય છે તેવું ન થવું જોઈએ એમ જણાવવા ભગવાન એમ કહેલું છે એટલે વાસુદેવે ભગવતી એટલે વાસુદેવ ભગવાન એમ એમાં જે ભક્તિયોગ છે એ જ્ઞાન અને વૈરાગ્યને પેદા કરે છે અને એ જ્ઞાન કોઈ હેતુ તર્ક કે અનુમાન વગેરેથી પેદા થનારું જ્ઞાન નહીં હોય પરંતુ એ જ્ઞાન સાક્ષાત્કાર રૂપ જ્ઞાન હશે આ મૂળ શ્લોકમાં કહેવાયેલી વાત છે એમાં ભગવાનમાં ભક્તિ યોગ એમ ન કહીને વાસુદેવ ભગવાનમાં અથવા વાસુદેવ કહ્યા પછી ફરી પાછું ભગવાન એમ કેમ કહ્યું એક શબ્દનો પ્રયોગ કરી શક્યા હોત તો એના માટે અહીંયા કહી રહ્યા છે કે શુદ્ધ સત્વાત્મકે અંતઃકરણે આવિર્ભૂતો વાસુદેવ એટલે ભગવાનનો જે આવિર્ભાવ છે વાસુદેવને અંતઃકરણ રૂપ કહેવામાં આવ્યું છે ભગવાનનો જે આવિર્ભાવ છે એ આવિર્ભાવ જે વિશુદ્ધ સત્વ છે એમાં જ થાય છે એટલે પ્રભુ જ્યારે જ્યારે પણ આવિર્ભૂત થાય છે જ્યાં જ્યાં પણ તો ત્યારે પ્રભુના આવિર્ભાવ માટેનું જે અધિષ્ઠાન છે એ વિશુદ્ધ સત્વ હોય છે જે હૃદયમાં ભગવાનનો આવિર્ભાવ થાય એ હૃદય પણ પછી એ વિશુદ્ધ સત્વરૂપ હોય એટલે વાસુદેવ રૂપ હોય એટલે કૃષ્ણ અવતારમાં પણ વસુદેવજી છે એમને એ રીતે વિશુદ્ધ સત્વરૂપ કયા છે હવે અહિયાં એ પ્રશ્ન છે કે એ જાતનું વિશુદ્ધ સત્વ જે છે એ કોઈ અન્ય અવતાર રૂપનું પણ સંભવ છે કેમ કે જ્યાં જ્યાં પણ પ્રભુ અવતરિત થાય છે તો વિશુદ્ધ સત્વને ધારણ કરીને થાય છે એને અધિષ્ઠાન બનાવીને કેવલ અહીંયા ભગવાન શબ્દનો પ્રયોગ કરે અથવા કેવલ વાસુદેવ શબ્દનો પ્રયોગ કરે એ વાસુદેવમાં ભક્તિયોગ એમ તો પછી એ ભક્તિયોગ મૂળ જે પુરુષોત્તમ સ્વરૂપ છે એ ન હોઈને કોઈ અન્ય એમના અવતારના વિષયમાં પણ હોઈ શકે તો એ અન્ય અવતાર વગેરે કે અન્ય કોઈ દેવતા વગેરે એની કોઈ કલ્પના અહીંયા ન કરી બેસે એટલા માટે અહીંયા વાસુદેવ સ્વરૂપ ભગવાન એમ કહ્યું એટલે ધ્યાનાદિભેદેન દેવતાંતર વિષયેણ અન્યોપી ભવતી તદ વ્યાવૃત્ત્યર્થમ આહ ભગવતી એટલે વાસુદેવ ભગવાનમાં એમ એટલા માટે કહ્યું કે જ્યારે પણ કોઈ યોગી ધ્યાન ધારણ કરે તો એ જયારે ધ્યાન કરે ને એમાં ધ્યાનમાં જો પ્રભુ પધારે પધારે છે તો એ પણ એનું હૃદય વિશુદ્ધ સત્વાત્મક થઈ જાય તો એના અંદર પણ ધ્યાનરૂપ મૂર્તિ પ્રકટ થતી હોય છે અને તે જ રીતે જે જે પણ અવતારો પ્રભુએ ધારણ કર્યા છે એને પણ વિશુદ્ધ સત્વને અધિષ્ઠાન બનાવીને કર્યા છે એવી જ રીતે કોઈ અન્ય વિભૂતિ કે દેવતાઓ પણ વિશુદ્ધ સત્વમાં પ્રકટ થતા હોય છે તો અહીંયા જે ભક્તિની વાત થઈ રહી છે એ કોઈ યોગીના ધ્યાનમાં આવનારી જે એમની માનસી મૂર્તિ છે કોઈ કોઈ અવતાર સ્વરૂપ કે કોઈ દેવતાંતર નથી પરંતુ જે સ્વયં ભગવાન છે એમાં આ જાતની ભક્તિ એટલા માટે આ બે શબ્દના પ્રયોગ કર્યા અને આ જે સેન્ટેન્સ છે ને અમે તે જ્ઞાન કે કયું જ્ઞાન ભગવાનનું જ્ઞાન ચેતુ રહીત એટલે અનુમાન થી પ્રાપ્ત થાય તેવું નહીં પરંતુ સાક્ષાત્કાર રૂપ હોય છે એટલે અનુમાનથી પ્રાપ્ત થાય એવું નહીં એટલે એટલે શું તો આપણે હમણાં બધી રામાયણ કરી હતી ને પુષ્ટિ પુરાવા મર્યાદા ભેદ પ્રત્યક્ષ અનુમાન અને શબ્દ ઉબાળાથી અગ્નિ નું આપણે અનુમાન કરીએ એમાં અગ્નિ તો આપણા પ્રત્યક્ષ નો વિષય બનતી નથી સાક્ષાત્કાર અગ્નિનો નથી પણ ધુમાડાનો છે એ ધુમાડાને આપણે હેતુ બનાવી અને અગ્નિનું અનુમાન કર્યું છે એ તો સાક્ષાત્કારી જ્ઞાન છે નહીં તો અહીંયા આ જે ભક્તિયોગ વૈરાગ્ય અને ને પેદા કરશે એ જ્ઞાન કયા પ્રકારનું હશે તો એના માટે કહ્યું કે અહૈતુકમ જ્ઞાનમ એટલે આ અનુમાનરૂપ જ્ઞાન નહીં હોય પરંતુ સાક્ષાત્કારી જ્ઞાન છે વસુદેવ શુદ્ધ તત્વ અને તો જે દેવકીના પતિ તે એમના એમના પુત્ર એ વાસુદેવ તો વસુદેવ નો પુત્ર વાસુદેવ એમ ત્યારે વાસુદેવ પ્રકટ થયા કૃષ્ણ તો વાસુદેવ છે એ શુદ્ધ સત્વરૂપ છે એમ સમજવું Thank you. હવે હા છઠ્ઠા શ્લોકમાં નીચેથી ચોથી તે પૈકી ભગવાનમાં સાધન તરીકે વૃત્તિ થતી હોય તો પણ તે ધર્મના સિદ્ધે તો પછી અથવા દુર્સંગ વગેરેથી ભગવાનમાંની વૃત્તિનો નાશ થાય તો પણ તે ધર્મ નથી એ અર્થ ફળના પ્રયોજન વિનાની અને અટકે નહીં જેવી વિસર્જનથી કહેલી છે પણ ધ્યાનમાં ફળ ધ્યાનમાં રાખવું તે પ્રયોજન ન હોવું જોઈએ એટલે સુધી તો સમજાયું પછી જે તે રોગ વિધિ રહેતી ભગવાનમાં વૃત્તિનો નાશ થાય તેવી ભક્તિનું પણ ફળ રહે છે તો કેવી એ તો હમણાં સ્પષ્ટતા કરી કદાચ તમે મોડા આવ્યા હશો તમે ત્યાં સ્પષ્ટતા કરી લેજો એમને થઈ ગઈ છે ત્યાં બેઠા છે ને એમને હા એનો ખુલાસો આપણે કરી દીધો છે લો આગળ હા એવી રીતે ધર્મથી આરંભી અચ્છા એક મારે જરા કેવું છે તમે ત્યાં કોકટેલ મશીનનો ઉપયોગ કરો છો ને તો એ ચારે બાજુનો અવાજ બહુ ઝડપથી પકડી લે છે એટલે નાની નાની પણ કોઈ પાનું પણ પહેર્યું તો પણ એનો અવાજ આમાં આવે છે એટલે એક તો એ સાવધાની રાખવાની બીજી વાત એ છે કે ખાંસી વગેરે આવતી હોય તો મોટું નેપકિન વડા ઉપર રાખીને ને તમે બેસો ને તો વધારે સારું તો આમાં એટલો વિક્ષેપ ઓછો થશે હા કરો આગળ એવી રીતે ધર્મથી આરંભી જ્ઞાન સુધીની એક પરંપરા કહી તેનો કોઈ નિશ્ચય કરાવનારી બીજી પરંપરા કહેવાય માટે ધર્મથી તે ઉત્પન્ન ન કરે તો અડચણ થાય એમ નીચેના શ્લોકથી કહે છે એટલે કે બીજી પરંપરા કહેવા માટે એટલે નવમાંથી બારમા સુધીના ચાર શ્લોક આના પછીના શ્લોક ધર્મ स्वरुष्टित पुंसां विश्वस्यान कथासुय नोत्पात् यदि रतिं भ्रम પુરુષોનો સારી રીતે આચરવો જે ધર્મ વિશ્વક્ષણની કથાઓમાં જો પ્રેમ ઉત્પન્ન ન કરે તો તે માત્ર શ્રમ જ છે ધર્મ સાધન છે કથામાં ત્રણ તિથિ પ્રાપ્ત કરવાનો છે તે પૈકી સ્વરૂપમાં ઉપકાર કરે તેવો ધર્મ આગળ કહેવાનો છે તે આગળ સ્વરૂપમાં પ્રેમ થાય એવો ધર્મ આગળ કહેવાનો છે ન જણાય તેવા પ્રકારે ઉપકાર કરનાર ધર્મોમાં વ્યભિચાર થવાની સંભવથી તેની આ શ્લોકમાં નિંદા કરે છે સારી રીતે આચરેલું પણ સ્નાન વગેરે ધર્મ વિશ્વ એટલે કે સર્વ તરફ શેના અથવા જ્ઞાન આજ્ઞા જેમની છે તેમનામાં પ્રેમ ઉત્પન્ન ના કરે તો શ્રમ જ છે આથી કથામાં પ્રેમ ન હોય તો સર્વ નકામો થાય છે એનું કારણ કહ્યું એટલે કે ધર્મને સાધન કીધું છે અને તેથી કથામાં બધામાં પ્રેમ તેથી પ્રાપ્ત કરવાનો છે અને તે પ્રેમ સ્વરૂપમાં ઉપકાર કરે છે એટલે કે વિશ્વક્ષર પ્રભુની અંદર પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ એ ન થાય એટલે કે ન જાય તેવા પ્રકાર ઉપકાર કરનાર ધર્મોમાં વ્યભિચાર થવાની સંભાવનાથી તે નિંદા આ શ્લોકમાં કરી છે એટલે જો ઉપકાર એ વ્યભિચારી ધર્મ હોય તે નિંદા કરેલી છે પ્રસંગને લીધે કથામાં પ્રેમ કરાવે તેવું ના હોવું જોઈએ કોઈ પ્રસંગથી પ્રભુમાં પ્રેમ થાય એવું ના હોવું જોઈએ એમ જણાવવા કથામાં એમ સાતમી વિભક્તિ યોજેલ છે અને સામાન્ય કથામાં પ્રેમ ઉપજાવે તેનું જણાવવા તેવું જણાવવા બહુ વચન યોજેલ છે કથામાં પ્રેમ થઈ જાય એવું ના હોવું જોઈએ સાત્વિક ભક્તિ જણાવેલું છે અને સામાન્ય ગરહાવકરા ઉપજાવે તે બહુ વચનથી જણાવેલું છે વીર્ય વગેરે ના હોય તેવી કથામાં પણ પ્રેમ ઉપજાવે ઉપજાવે તેવું જોઈએ એમ જણાવવા કથા શબ્દો છે એટલે પ્રભુના વીર્ય વગેરે ગુણો ની કથા થતી હોય પણ એમાંથી જો પ્રભુમાં પ્રયોગ ઉત્પન્ન ના થતો હોય તે કથાથી વિક્ષોક્ષણની અંદર પ્રયાગ ઉત્પન્ન નહીં થાય જે એ ધર્મના વિશેષણથી જે એ ધર્મના વિશેષણથી ધર્મ પર શ્લોક સાતમાં કહેલું બળ સૂચવેલ છે એટલે આગળના શ્લોકની અંદર ભક્ત અહેતુની ભક્તિ જે દર્શાવી છે ભક્તિ યોગ થકી એ જણાવેલ છે અહીંયા રતિ એટલે પ્રેમ કથામાં પ્રેમ ઉત્પન્ન ના કરે તેને ધર્મનું સ્વરૂપ માત્ર સમજ શબ્દથી કહેલું છે એટલે કથાથી પ્રેમ જો ઉત્પન્ન ના થયો તે રમણનું સ્વરૂપ માત્ર શ્રમ જ છે એમ કહેલું છે જેમ મલ્લો શરીરના અવયવોના હલવા વગેરે ક્રિયા સદા કર્યા કરે છે તેવી જ સ્નાન વગેરે ક્રિયા પંજાબી છે એટલે મલ મલ જે હોય છે એ લોકો શરીર હલાવી ને જે ક્રિયા કરે છે એવી આપણે સ્નાન વગેરે જે ક્રિયાઓ કરે છે એટલે કે સામાન્ય ધોરણે આશ્રમ ધર્મ વગેરે જે આપણે જે ક્રિયાઓ કરીએ છીએ એ જાણવી આવા ધર્મ શ્રમ સિવાય બીજું કાંઈ નથી એમ જાણવું એવા જ શબ્દ છે એનો અર્થ એવો છે કે તેનામાં આદર્શ ઉત્પન્ન થતું નથી આદર્શ લોકમાં એવ જ એવો એવો એટલે કે જે શબ્દ યોજેલ છે તેનો અર્થ એવો છે કે તેમનામાં અદ્રષ્ટ ઉત્પન્ન થતું નથી એ શબ્દથી એમ જણાવ્યું છે કે આવા ધર્મથી ફલ અદ્રષ્ટ એટલે જે કર્મ કર્યું એટલે તે પૂરું થયું તે તેનું ફલ કોણ આપે ફલ આપવા માટે કર્મ તેનો અદ્રશ્ય બંધાય છે આવા ધર્મ ફલ આપતા ન હોવાથી તેમનાથી અદ્રશ્ય પણ થતો નથી એટલે કે પ્રભુની અંદર પ્રેમ થતો નથી એ શબ્દથી એમ જણાવ્યું છે કે આ ધર્મથી ફળ પ્રાપ્તિ થતી ન હોવાથી આ યોગ્ય છે શ્લોકની અંદર હી શબ્દ વાપર્યો છે એનાથી એમ કે ફલ પ્રાપ્ત ના થતું હોવાથી આ યોગ્ય ધ્યાન જણાવે છે શ્રમ કરવામાં આવે ત્યારે મલ્લો વધારે વધારે મલ્લો વગેરેમાં બલ વધેલું હોવાનું જણાય છે તેમ આ વિષયોમાં પણ કંઈક લૌકિક ફલ પ્રાપ્ત થતું હશે એવી શંકા થાય તેથી કેવલમ એટલે કે માત્ર શબ્દ યોજેલો છે કારણ કે બીજું કઈ ફળ દેખાતું નથી અહીંયા કીધું છે કે મલ્લો જયારે કસરત કરતા હોય ફળ એમનું બળ વધેલું હોય તેવું જણાય છે એ રીતે ભગવત પ્રાપ્તિના સાધન કરતા કરતા એમને એવું લાગે છે કે ભક્તિ વધી રહી છે પણ એવું કઈ એમાંથી કઈ લૌકિક ફળ પ્રાપ્ત થતું હશે એવી શંકા થાય એવું લૌકિક ફળ કઈ મળતું નથી દેખાતો નથી સારા પુરુષો સેવા ધર્મ કરનારાઓને પ્રતિષ્ઠા હોવાનું પણ કહેતા નથી એટલે કે જે ધર્મનું આચરણ કરનારા જે પુરુષો જે છે એ આવા ધર્મો કરે એની પ્રતિષ્ઠા ગણતા નથી સ્વર્ગ વગેરે તો ફળ નથી એમ આગળ કહેવાય છે આવા ધર્મથી કોઈ સ્વર્ગ વગેરે ફળ થતું નથી એવું આગળ કહેવાશે એવી રીતે સાધારણ ધર્મ નકામા હોવાનું કહ્યું છે એટલે કે સાધારણ ધર્મ જે છે એ જો પ્રભુમાં પ્રેમ ઉત્પન્ન કરાવે તો નકામા જે ધર્મ છે એવું જણાવેલું છે પુત્ર વગેરે ઈચ્છાથી કરવામાં આવતો ધર્મ ધર્મ જ નથી કારણ કે તેનું ફલ અવિદ્યાનું કાર્ય હોવાથી દુઃખી રૂપ છે પરંતુ તે બીજ ચણવા વગેરે તે ફળ નિમિત્તથી જ થયેલું હોય છે તેમાં યજ્ઞથી પૂજા કરે છે વગેરે અનુવાદ છે એટલે શાસ્ત્રમાં કરવામાં કરવાના પહેલા કામ્ય કરવો પણ ધર્મ નથી એમ આ ભક્તિ કહે છે એટલે જ્યોતિષી વગેરે કર્મો સ્વર્ગની ઈચ્છાથી કરવામાં આવે છે બીજી વિભક્તિનું સાધન કહેલ છે અહીંયા જણાવ્યું કે પુત્ર વગેરેની ઈચ્છાથી જે ધર્મ કરવામાં આવે તો ધર્મ નથી કારણ કે એ અવિદ્યાનો ફળ છે અવિદ્યાનું કાર્ય છે એટલે કે સંસાર બીજ ચણવા વગેરે રૂપ ફળ નિમિત્તથી જ થયેલ છે એટલે કે વારસો વધારવા જેવું ફળ નિમિત્તથી જે થયેલું છે એવું જણાય છે ચિત્તથી શુદ્ધિ ન હોવાથી પૂજા કરવાનો અધિકાર નથી ચિત્ત શુદ્ધ ના હોય તો પૂજા કરવાનો અધિકાર નથી તેથી ખોટી રીતે કરવાથી દેવતા તે ક્રિયામાં આવતી ન હોવાથી તે ક્રિયા લૌકિક છે એટલે જે ક્રિયા કરવા જાય એ આધિદૈવિકી ના થવાથી એ લૌકિક ક્રિયા થાય છે એટલે એનું કોઈ ફળ મળતું નથી સામાન્ય રીતે ફળ અને સાધન પહેલા જ જણાયેલા હોય છે અને તેથી પોષણની પેઠે ત્રીજી વિભક્તિથી માત્ર તે સાધન હોવાનું જણાવેલ છે શું થયું ટોપિકની અંદર જે જે ફળ અને સાધન પહેલેથી જણાવેલા હોય છે એટલે કે ઓથોરિટી બાબતે એટલે કે દવાની બાબત તેથી જે વિવિધ સાધનોમાં જણાવેલ છે એટલે કે પૂજા તો તે વ્યાસ છે તેથી તે ધર્મ નથી થઈ ગયું હા થઈ ગયું હા થોડું અઘરું હશે કદાચ હવે શું કરશું તો આજે જે દંડોત્કરણ સમજાવ્યું નથી હા એ તો કોઈને નથી સમજાવ્યું સમજે છે અહીંયા થોડુંક એમણે અનુવાદ કર્યો ને એમાં મને એ કેવું હતું કે એમણે જે કહ્યું કથામાં પ્રેમ ન હોય તો સર્વ ઊંધું થાય છે વિષયનું કારણ કયું પછી એમ લખ્યું છે કે પ્રસંગને લીધે કથામાં પ્રેમ કરાવે તેવું ન હોવું જોઈએ એ કોઈ પણ કથામાં એવો પ્રસંગ આવી જાય એને લીધે આપણને કથામાં રુચિ ઉદ્ભવે પછી રુચિ ના લાગે એવું ના હોવું જોઈએ એમ કારણ કે એક સામાન્ય કથાઓમાં પ્રેમ ઉપજાવે તેવું જણાવવા બહુ વચન યોજેલ છે અને વીર્ય વગેરે ન હોય તેવી કથાઓમાં પણ પ્રેમ ઉપજાવે તેવું એટલે કથાનો કોઈ પણ પ્રકાર હોય વીર્ય એટલે કે આપણને કોઈક આનંદ આવી જાય મજા આવી જાય એટલું પૂરતું આપણને કથાઓમાં પ્રેમ ઉપજે પછી એમાં પ્રેમ ન રહે રુચિ ન રહે તો એમ ન હોવું જોઈએ પણ એ ધર્મ અને સાધન ધર્મરૂપી સાધન કરતા કરતા કથામાં પ્રેમ થાય ને એ પ્રેમથી આપણને પ્રભુની કથાઓમાં જો પ્રેમ ના થાય તો પછી એ બધો જે ધર્મ કરેલા છે એ બધો શ્રમ જ છે એમ એવી રીતનું આમાં થોડું આગળનું એમનું સુધારાનું સુધરે એ કથાનો પ્રકાર એમ ભાવાય સપ્તમી એમ એટલે વિશ્વક્ષેન કથા કથા શું એટલે પ્રભુની કથામાં કથામાં નહીં પણ કથા શું કથાઓમાં બહુ છે તો કથાઓમાં જે રતિ છે એ જો ન થાય તો એ ધર્માચરણ છે કેવલ મજૂરી કરી બરાબર છે એમાં એમ કહી રહ્યા છે કે એ જે રતિ છે અગર પ્રાસંગિક છે એટલે તત્કાલ પૂરતી અથવા આવેશજન્ય ભાવાવેશજન્ય જે નોર્મલી સમૂહમાં જે કથાઓ થતી હોય સત્સંગ કે એવું થતું હોય ત્યારે એવું જોવા મળતું હોય એટલે એ જ આપણે કથા એકાકી કે પ્રભુ સન્મુખ બેસીને આપણે કીર્તન આદિ કરતા હોઈએ એ વખતે એવો આવેશ ત્યાં પ્રકટ નથી થતો હોતો પણ સમૂહ હોય તો એના પ્રભાવથી કે વાતાવરણથી આપણને તે વખતે એવું જણાય તો એ જે રતિ છે એ પ્રાસંગિકી રતિ છે સ્વાભાવિકી નથી એટલે કથાઓમાં રતિ માં સપ્તમી વિભક્તિથી એ બતાવ્યું છે કે અહીંયા એ પ્રાસંગિકી ન હોવી જોઈએ પરંતુ સ્વાભાવિકી હોવી જોઈએ એવો આશય છે અને બહુવચનમ સામાન્ય સ્વાય કથામાં ન કહીને કથાઓમાં એમ એટલા માટે કહ્યું છે કે પ્રભુની કોઈ એકાદ લીલા કે પ્રભુના કોઈ એકાદ ગુણ વર્ણનમાં અગર રતિ થતી હોય તો એ રતિ અપૂર્ણ છે તાત્પર્ય એ છે કે પ્રભુના દરેક લીલાઓ દરેક ગુણ એ બધી જ લીલાઓ બધા ગુણોની અંદર એ જાતની રતિ પ્રકટ થવી જોઈએ એવી અહીં અપેક્ષા છે બીજા બધા જે મુદ્દાઓ અહીંયા ચર્ચા છે આ વિષય આખો આ શ્લોકમાં ભાગવતે એવી વાત કહી દીધી છે કે બધું જ બીજી સાધના ઉપર પોતનું ફરી જાય હવે આને આના ઉપર કેટલો ભાર આપવો એ વ્યાખ્યાકાર ઉપર નિર્ભર કરે છે કે એની નિષ્ઠા ક્યાં કેટલી છે કેમ કે શાસ્ત્રમાં તો શ્રેયના ઉપાયો બીજા ઘણા બધા બતાવવામાં આવ્યા છે એમાં જો એમ કહી દેવામાં આવે કે કૃષ્ણ કથાઓની અંદર પ્રેમ ન પ્રગટાવી શકે એવું ધર્માચરણ છે એ કેવલ મજૂરી છે અને થોડું વધારે ટાઈટ કહો તો મજૂરી છે એનો મતલબ એ છે કે એ ધર્મ જ નથી મોટી વાત થઈ ગઈ એટલે ઉપક્રમ અહીંયા એ બતાવ્યો છે કે ધર્મ સાધનમ કથા રુચિ સાધ્યા ધર્માચરણ કરનારના મનમાં પણ એ વાતની સ્પષ્ટતા હોવી જોઈએ કે હું આ ધર્માચરણ એટલા માટે કરી રહ્યો છું કે આનાથી મારા ભીતર ભગવત કથામાં રુચિ પ્રકટ થાય એટલે તત્ર સ્વરૂપોપકારી ધર્મો અગ્રે વક્તવ્ય આગળ જઈને એના ઉપકારક ધર્મનું નિરૂપણ કરવામાં આવશે એ જે ધર્મ છે આના પહેલા પણ એ વાત કહીને આવ્યા કે સ્થાનાદિ ધર્મ છે એનું અને આની વચ્ચે શું સંબંધ છે એમ આગળ એ વાત કહીને આવ્યા કે સ્થાનાદિ ધર્મ છે એ સાક્ષાત ઉપકારક નથી પરંતુ સાક્ષાત ઉપકારકતા તો શ્રવણાદિમાં છે તો એમ કહીને ને એનું ગૌણતા તો ત્યાં બતાવી દીધી હવે આગળ જઈને જે કહી રહ્યા છે કે મલ્લનું દૃષ્ટાંત આપીને શમય વહી કેવલમ ત્યાં એ આજ્ઞા કરે છે કે યથા મલ્લાનામ ગાત્ર ચાલનાદભ્યાસ તથા સ્નાનાદ્યભ્યાસોપી મલ્લ જેવી રીતે દંડ બેઠક વગેરે કરે એમના માટેનો અભ્યાસ છે એવી રીતે સ્નાનાદિ ધર્મ કહેવામાં આવ્યા છે એ પણ અહીંયા કેવલ અભ્યાસ રૂપ ગણાશે ત્યાં અન્ય વ્યાવૃત્યર્થમ એવ કાર શ્રમ એવ માત્ર ને માત્ર શ્રમ એમ છે કોરી મજૂરી તેન ન અદૃષ્ટમ ઉત્પદ્યતે એટલે કેવલ શ્રમ જ છે એવું શા માટે તો કહી રહ્યા છે કે આનાથી શ્રમનો મતલબ એ છે કે તમે અત્યારે કરો ને અત્યારે ફળ ન મળે પણ કંઈક તમારું અદૃષ્ટ જમા થઈ જાય પછી જ્યારે ભેગું થઈ જાય આપવા લાયક ક્વોન્ટિટીમાં ત્યારે તમને મળે ત્યાં સુધી વાટ જોવાની જેમ ચક્રવૃદ્ધિ વ્યાજ ફિક્સ ડિપોઝિટમાં હોય તેમ તમારી થાપણ પાકે ત્યારે તમને મળે વચ્ચે કંઈ ન મળે એમ કેટલીક વસ્તુઓ અદૃષ્ટના રૂપમાં જમા થતી જાય છે આનું કદાચ એવું હોય તો કહી રહ્યા છે કે તેના અદ્રષ્ટમ ઉત્પદ્યતે આ સ્નાનાદિ ધર્મો એવા પણ નથી કે જેનાથી કઈ તમારું અદૃષ્ટ પેદા થાય કે જેનું પાછળ જઈને તમને કઈ ફલ મળવા વાળું હશે અને શ્રમ એવ એટલાથી પણ સંતોષ ન થયો તો હી ઓર લગાડી દીધો શ્રમ એવ હી એટલે કોરો ને કોરો નકરો ને નકરો શ્રમ જ છે એ એમને એમ હી નથી લગાડ્યો પણ બહુ સમજી વિચારીને ઈ લગાડ્યો છે કે કોઈ એમ ન સમજી લે કે નહીં ક્યાંક તો એનો ઉપયોગ હશે અને થોડું ઘણી કોઈ શક્યતા રહી જતી હતી તો કેવલ ઓર લગાડ્યો કે કોઈ આશંકા કરે કે શમે બલવૃદ્ધિ મલ્લાદિશુ દ્રષ્ટા પહેલવાનો આ બધું દંડ બેઠક કરે તો એનાથી એમના અંદર કઈ બલની વૃદ્ધિ થતી જોવા મળે છે તથા આત્રાપી એમ અહીંયા પણ કંઈક થતું હશે લૌકિકમ કિંચિત ભવિષ્યથી કદાચ અદ્રશ્ટ ન થાય તો કાંઈ નહીં લૌકિક તો કંઈક સિદ્ધિ થતી હશે એનાથી તો કહે છે કે નહીં કેવલ શ્રમ છે એટલે લૌકિક પણ આનાથી કંઈ ફલ પેદા નાનાદી ધર્મોથી નથી થતું એમ કેમ કે ફલાંતરથી આદર્શનાથ એવું કોઈ અન્ય ફલ આનાથી પેદા થતું હોય એવું જણાતું નથી પ્રતિષ્ઠાપી ન સદભિ નિરૂપ્ય છે એટલે આવા કોઈ ધર્માચરણ કરવાથી લોક પ્રતિષ્ઠા આદિ પણ પ્રાપ્ત થતી હોય એવું પણ નથી જણાતું સ્વર્ગાદિનાંક ફલસ્વમ અગ્રે નિરાકરિષ્ય આગળ જઈને ને એનું પણ નિરાકરણ કરવામાં આવશે કે આનાથી સ્વર્ગ વગેરે પણ કઈ ન થાય એવમ સાધારણ ધર્મસ્ય વૈયથ્ય મુક્તમ એટલે આ બધી જે વ્યર્થતા છે એટલે જે જેને ધર્મ તરીકે આપણે જાણીએ છીએ અને ધર્મ બુદ્ધિથી જેનું આચરણ કરીએ એવી સમજથી કે આનાથી કંઈ અદૃષ્ટ પેદા થશે અદૃષ્ટ ન થાય તો કમસે કમ કંઈક લૌકિક ફલ પેદા થાય તો એવું પણ નથી પણ કોઈ એમ આશંકા કરે કે આ તો સાધારણ ધર્મ છે પરંતુ એવા પણ શાસ્ત્રમાં ધર્મ બતાવવામાં આવ્યા છે કે જેનાથી લૌકિક કે એવા ફલ અદૃષ્ટરૂપ ફલ પેદા થતા હોય તો એનું શું તો એ તો કહ્યું છે ને પુત્ર કામેષ્ટી વગેરે યજ્ઞ બતાવવામાં આવ્યા છે તો એને ફલજનકતા તો એની પણ છે જ તો એ ફલનું અહીંયા નિરાકરણ આગળ કહી રહ્યા છે કે પુત્રાદિ કામનયા ક્રિયમાણો ધર્મો ધર્મ એવ ન ભવતી જે ધર્માચરણ એટલે યજ્ઞવ્રતાદિ પુત્રાદિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે તો ધર્મ જ નથી તેમ ફલસ્ય અવિદ્યા કાર્યત્વે દુઃખરૂપત્વા જેને ફલરૂપથી કામના કરી રહ્યા છે એ ફલ જ પોતે અવિદ્યારૂપ છે એટલે અવિદ્યાનું મૂળ છે એટલે પોતાની મમતા વધારવી એના માટે પુત્રાદિની કામના એટલે નથી તો એટલી ઓછી એની જગ્યાએ એને વધારવા માટેનો ઉલટો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો આ તો અવિદ્યા કાર્ય થયું તો રોજ નાશનું મૂળ થયું એટલે એ તો દુઃખરૂપ છે અને કિંતુ भित्यादिकृति વન નૈમિત્તિકમેવ આ બધા જે કર્મ ધર્મ પાછા કઈ જાતના છે એ કોઈ નિત્ય ધર્મ તો છે નહીં એ તો કોઈ નિમિત્તથી પેદા થયેલા ધર્મો છે અને એનું પણ પાછું ફલ તો આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા આ જાતનું દુઃખરૂપ જ પ્રાપ્ત થઈ રહ્યું છે તત્ર યજત્યાદેર અનુવાદ ચિત્તશુદ્ધ ભાવેન અધિકારાભાવાત અન્યથાકરણાત દેવતાધિષ્ઠાનાભાવાત ક્રિયાયા લૌકિકત્વ વસ્તુત વેદાદિશાસ્ત્રમાં જે ધર્માચરણ બતાવવામાં આવ્યું છે એનું ફલ વેદની દૃષ્ટિમાં સ્વતંત્ર પોતાનું કંઈ ફલ નથી પરંતુ એ ધર્મ કર્મ છે એ કરતાના ચિત્તને શુદ્ધ કરે છે શુદ્ધનો મતલબ એની લૌકિક પારલૌકિક ફલોની કામના છે એને દૂર કરે નિષ્કામ બને નિર્મલ એનું અંતઃકરણ થાય એનો મુખ્ય હેતુ છે એટલે કામ્ય નિષિદ્ધ કર્મો છે એને છોડીને નિત્ય નૈમિતિક કર્મ નિરંતર મનુષ્ય કર્યા કરે ભગવદ અર્પણ બુદ્ધિથી નિષ્કામ બુદ્ધિથી તો લાંબા સમયે આટલા અનંત જન્મોથી જે ચિત્ત એવું વાસનામય થયું છે એ બધી વાસનાઓ ક્ષીણ થાય અનેક જન્મો પર્યંત એ કર્મ સાધના કરે તો અને તો પછી એના પાપ પુણ્ય નષ્ટ થઈ જાય અને તે પછી એને કર્મ માર્ગી મુક્તિ પ્રાપ્ત થાય તો જે વખતે ક્યાંક વાંચી લીધું કે ચલો આપણને આ વસ્તુની જરૂર છે અને આ પ્રયોગ શાસ્ત્રમાં બતાવ્યો છે આવું કરીને કાઢો તો તમને આવું મળી જાય અને એમ કરી અને કર્મ કરવા લાગી ગયા તો એ સકામ જે કર્મો છે એ તો અવિદ્યાના કાર્ય હોવાને કારણે અવિદ્યા અને દુઃખને વધારનારા થશે યજ્ઞના પરિણામ સ્વરૂપ કંઈ પણ પશુ કુતરાદીની પ્રાપ્તિ થઈ જશે તો આપણને હર્ષ થાય તે વખતે પરંતુ ફરી પાછું જ્યારે એ ફલનો નાશ થાય અથવા ભોગવવા લાયક આપણે ન રહી જઈએ તો ફરી પાછું આપણને તો રડતા રડતા જવું પડે એટલે દુઃખરૂપ છે અને જેમની ચિત્તશુદ્ધિ થઈ નથી અને કરી જઈ રહ્યા છે કર્મો તો એ વસ્તુતઃ એ કર્મ કરવાના અધિકારી એટલા માટે નથી કે ચિત્તશુદ્ધિ વિના કરેલા કર્મમાં દેવતાઓનું અધિષ્ઠાન થતું જ નથી એટલે દેવતાઓનું સાનિધ્ય જેમાં પ્રાપ્ત નથી થતું તો તે સ્થિતિમાં તો એમણે જે દેવતાઓને ઉદ્દેશીને આ બધું ઉપાડો કર્યો હતો એ પોતે જ જ્યાં નથી તો આ બધું ક્રિયાઓ જ થઈ જેમ આપણે કોઈના મહેમાન આવશે એના માટે તૈયારી કરીને બેસીએ અને પછી મહેમાન મહેમાન કોઈ આવે નહીં પછી આપણે જ એને ફાંકવાનું રહે બધું એમ આ બધું જે ઉપક્રમ છે એ આખો દેવતાના સાનિધ્યને નહીં હોવાને કારણે એટલે કે રહી વેશું લૌકિક છે તો આ દ્રષ્ટિથી કહી રહ્યા છે એટલે જેટલી જેટલી પણ શક્યતાઓ અહીંયા ધર્માચરણને ઉચિત સિદ્ધ કરવા માટે કે ફલજનક સિદ્ધ કરવા માટે શક્યતાઓ ઊભી કરી છે એ બધાનું નિરાકરણ કરીને અહીંયા એ સાબિત કર્યું કે જે ધર્માચરણ ભગવત કથાઓમાં પ્રીતિ પ્રકટ ન કરાવી શકે એ કેવલ અને કેવલ શ્રમરૂપ છે અને એટલે જ આપણે ત્યાં પણ એ વાત ઉપર ભાર મહાપ્રભુજીનો એ છે કે અહીંયા તો એ વાત નથી કહી પરંતુ આગળ સુબોધનીજીમાં અને કતરે એ વાત કહેલી છે કે આચાર પરમો ધર્મ એમ શાસ્ત્ર કહે છે તો એને ટાંકીને મહાપ્રભુજી આગળ એમ પણ આજ્ઞા કરે છે કે અત્યાચારોપી મૂર્ખતા આચાર એ પરમ ધર્મ છે પણ અત્યાચાર છે એ બેવકૂફી છે કેમ કે આપણો લક્ષ્ય જે છે એ આચાર કે અતિ આચારનું પાલન નથી પરંતુ જે સહજ આચારથી આપણે સ્વસ્થતા જાળવી શકીએ તનમનની અને પ્રભુ સન્મુખ થઈ શકીએ એ આપણું મુખ્ય લક્ષ્ય છે તો એ લક્ષ્યથી આપણે ભટકી જઈએ છીએ જો આપણે આચારના તરફ વધારે ઝુકાવ આવી જાય છે તે જ રીતે સ્નેહ ભોગ રાગ વગેરે છે એના વિનિયોગમાં પણ એ બધું આપણો ઉપાડો બધો છે અને એ પોતાના તરફ આપણું મન ખેંચી રહ્યું છે તો એને આપણે પ્રભુ તરફ જોડીએ તો જેથી પ્રભુમાં આપણું મન રહે એ હેતુથી એનો વિનિયોગ છે પણ પ્રભુ પરથી ધ્યાન હટી અને જેનો વિનિયોગ કરવો છે એના પાછળ આપણે વધારે પડી જઈએ તો ફરી પાછું એનો હેતુ માર્યો જાય છે એટલે આ દ્રષ્ટિ અહીંયા પણ ભાગવતકાર આપણને આપી રહ્યા છે મને લાગે છે કે સમય આજે થયો છે આગળનો વિષય આપણે આવતા વખતે લઈએ અહીંયા વિરામ